અર્જુનને વિરાટ દર્શન કૃષ્ણ ભગવાને અર્જુનને વિશ્વ દર્શન કરાવેલું એ શું છે એ વિશ્વ દર્શન એ આત્મજ્ઞાન નથી આ કેટલા બધા જન્મેલા એ મરી જાય છે ફરી જન્મે છે આમ કાળચક્રમાં બધા ખપાયા કરે છે માટે કોઈ મારનાર નથી કોઈ જીવાડનાર નથી માટે હે અર્જુન તને જે મોહ છે મારી નાખવાનો તે ખોટ્ટો છે તે છોડી દે આ માટે કૃષ્ણે અર્જુનને બિહામણું રૌદ્ર સ્વરૂપ દેખાડ્યું બધા મરેલા દેખાડ્યા તે વિરાટ સ્વરૂપ અર્જુનને બતાવ્યું એકવાર તો અર્જુન ગભરાઈ ગયો પછી તેને સમજાયું તેથી તે લડવા તૈયાર થયો પછી તેમણે સૌમ્ય સ્વરૂપ બતાવ્યું આમ કૃષ્ણને જે દેખાયેલું તે અર્જુનને તેમણે બતાવેલું આ વિરાટ સ્વરૂપ તેને આપણે વ્યવસ્થિત કહીએ છીએ ગજવું કપાય તો એ વ્યવસ્થિત એટલે કશું ના થાય આનાથી આગળની વાસનાઓ ઊભી ના થાય મોહ ના ઊભા થાય મય પ્રેરણા થઈ એટલે ચાલવા માંડવાનું આ બધી તો મશીનરી કહેવાય વ્યવસ્થિતની ચલાવી ચાલે